એ આવો આવો મારા વાલકુડા એવા ટોબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ મંજારમાં બેઠા બેઠા ક્રિષા બહેન વાર્તા સાંભળે છે આવો આવો ક્રિષા બહેન અને આમ રાજુલામાં બેઠા બેઠા ધ્રુતિ જયંતી અને સિદ્ધિ પણ વાર્તા સાંભળે છે આવો આવો મારી નાનકડી પરીઓ અને તમને ખબર છે આમ દૂર દૂર વાપીમાં બેઠા બેઠા વળી ખુશાલ ખુશી અને કાવ્યા પણ વાર્તા સાંભળે છે આવો બહેન ધ્રુતિ જયતી સિદ્ધિ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો ખુશાલભાઈ ખુશીબેન કાવ્યા વાર્તાનું નામ છે ઉપકારનો બદલો અપકાર એક હતી કૂતરી કૂતરીને ચાર ગલુડિયા હતા નાનકુડા નાનકુડા રહેવા માટે આ કૂતરી પાસે કોઈ જગ્યા નહોતી ભાઈઓ શિયાળો આવી પહોંચ્યો પછી તો ખૂબ ઠંડી પડે ખૂબ ઠંડી પડે કૂતરી અને એના બચ્ચા ઠંડીમાં ધ્રુજવા માંડ્યા કૂતરીને થયું કે જો રહેવાની કોઈ વ્યવસ્થા નહીં કરું તો મારા બચ્ચા તો મરી જશે નજીકમાં જે કૂતરાની બખોલ હતી હો ભાઈ કૂતરી કૂતરાને વિનંતી કરીને બોલી કૂતરા ભાઈ કૂતરા ભાઈ મારા ગલુડિયા ટાટમાં મરી જશે બચારા બખોલમાં જગ્યા હોય તો બચ્ચાને એમાં રહેવા દો ને કૂતરો તો બહુ ભલો હતો ભોળો હતો એ બોલ્યો બચ્ચાને પણ લઈ આવ અને તું પણ આવી જા હું બીજે જાઉં છું થોડાક દિવસો પછી આવીશ ત્યાં સુધી ટાઢ ઓછી થઈ જશે રહો તમ તમારે કૂતરો તો પછી ગયો અને જો જોતામાં થોડા દિવસો વીતી ગયા થોડા દિવસો પસાર થયા ટાઢ પણ ઓછી થઈ એક દિવસ કૂતરો આવી પહોંચ્યો કૂતરીને કહ્યું હવે મારું ઘર ખાલી કરી આપો કૂતરીને એ ઘર છોડવું નહોતું હો ક્રિશાબેન એણે તો બહાનું કાઢીને કૂતરાને કહ્યું મારા બચ્ચા હજી નાના છે એમને લઈને ક્યાં જાઓ થોડા દિવસ હજી અમને રહેવા દો તો તમારી મહેરબાની કૂતરો બોલ્યો ભલે થોડા દિવસ રહો પણ હવે પાછો આવું ત્યારે ઘર ખાલી કરી આપજો પાછા મને કૂતરો તો એમ કહીને જતો રહ્યો ભાઈ થોડો સમય વીતી ગયો એક દિવસ કૂતરો વળી પાછો આવી પહોંચ્યો અને કૂતરાને આમ દૂર દૂરથી આવતો જોઈને કૂતરી તો બકોલમાંથી બહાર આવી ગઈ અને કૂતરો બોલ્યો હવે તો તમારા બચ્ચા મોટા થઈ ગયા ને કૂતરીએ રોફ દેખાડતા કહ્યું હા બહુ મોટા થઈ ગયા છે એ ચાર અને હું પાંચમી ને તું છે એકલો જરા પણ ડબ ડબ કરીશ તો જોવા જેવી થશે અમે પાંચ છીએ ચાર મારા ગલુડિયાઓ જે મોટા થયા છે અને હું એક માટે છાનો માનો જતો રહે અહીંથી કૂતરો તો સમજી ગયો કે કૂતરીની દાનત બગડી છે એણે પોતાનું ઘર પચાવી પાડ્યું છે એ કંઈ બોલવા જાય તો તો મોટા મોટા ચાર ડાઘિયા કૂતરા બહાર આવ્યા અને જોરથી ગુરકવા માંડ્યા પેલો બિચારો કૂતરો તો નિરાશ થઈને ત્યાંથી ચાલતો થયો હો ભાઈ પોતાનું ઘર ગુમાવવાનું એને બહુ દુઃખ થયું બહુ દુઃખ થયું હો ધ્રુતિબેન પણ વધુ દુઃખ તો એને એ વાતનું થયું કે જે કૂતરી પર દયા કરીને એ કૂતરીએ જેનું ઘર આંચકી લીધું એ કૂતરીએ જેનું ઘર પચાવી પાડ્યું પોતે એના ઉપર ઉપકાર કર્યો પણ એ કૂતરીએ તો અપકાર કરીને બદલો વાળો આવો બદલો અપાતો હશે બીજા ઉપર ઉપકાર કરવા જતી વખતે એ વાત એ ભૂલી ગયો કે આ જગતમાં ઘણા લોકો ઉપકારનો બદલો અપકારથી વાળી આપે એટલે સમજી વિચારીને ઉપકાર કરવો ભાઈ ખુશીબેન કાવ્યાબેન આવજો ત્યારે ખુશાલભાઈ આવતીકાલે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો